શ્રી સરસ્વત્ય નમઃ શ્રી बभूवते नैव समामनो बटू सम्पश्यतोर्दिव्यगतिर्यथा સંગ આપે છે ગૃહસ્થાશ્રમ એ ભક્તિમાં બાધક નથી પણ સાધક લગ્નનું લક્ષ્ય શું છે તે સમજીને પછી લગ્ન કરે માનવનું જીવન એ ભોગ માટે નથી ભગવાનના માટે છે જીવ અને ઈશ્વર આ દેહના મિલનમાં કામ વિઘ્ન કરે કામનો વિનાશ કરવા માટે લગ્ન છે દેવ બ્રાહ્મણ અને અગ્નિની સાક્ષીમાં જે સ્ત્રી સાથે જે પુરુષ સાથે લગ્ન થયું હોય તે એક જ સ્ત્રીમાં એક જ પુરુષમાં કામ ધર્મની મર્યાદામાં રહીને કામ સુખ ભોગવી કામનો વિનાશ કરવા માટે લગ્ન લગ્ન એ વિલાસ માટે નથી લગ્ન એ કામનો વિનાશ કરવા માટે આપણા શાસ્ત્રોમાં સંન્યાસનો મહિમા બહુ વર્ણન કર્યો છે ભગવાનના માટે જે સર્વ સુખનો ન્યાસ એટલે ત્યાગ કરે છે તે વિરક્ત સાધુઓ સંન્યાસી મહાત્માઓ નારાયણનું સ્વરૂપ છે શ્રેષ્ઠ છે અનેકવાર સંન્યાસ કરતા પણ ગૃહસ્થાશ્રમ વધારે દીપે છે કોઈ સાધુ સંન્યાસીના મઠમાં આશ્રમમાં ભગવાનનો કોઈ અવતાર છે તદાકાર મન ન થાય ત્યાં સુધી એ વસ્તુનું જ્ઞાન થતું નથી ફૂલ છે મને જ્ઞાન ત્યારે થશે કે મારું મન જયારે પુષ્પાકાર થશે મારું મન બીજા કોઈ વિષયમાં બહુ ફસાયેલું હોય તો મને ફૂલ દેખાશે જ નહીં છે કોઈને ધન વધારે આપ્યું છે કોઈને ધન ઓછું આપ્યું છે પણ પરમાત્માએ મન તો બધાને સરખું જ આપ્યું છે ગરીબને શ્રીમાનને ભણેલાને અભણને પ્રભુએ મન સરખું જ આપ્યું છે મન ખરાબ વિચાર કરવા માટે આપ્યું નથી મને પાપ કરવા માટે આપ્યું નથી મને પરમાત્માનું ધ્યાન કરવા માટે આપ્યું મન નારાયણનું સ્મરણ કરે તો મન નારાયણ નારાયણાકાર મનોવૃત્તિ એ જ અદિતિ છે સ્વરૂપ ચૈતન્ય પ્રકાશ આપે છે બ્રહ્માકાર વૃત્તિ વિશિષ્ટ ચૈતન્ય માયાનો પડદો દૂર કરે છે અંદર ભગવાન તો છે સૌંદર્યમાં આંખ અને મન ફસાય માનવને સંસારમાં સૌંદર્ય દેખાય અને તેથી તો મન સંસારના વિષયોમાં દોડે તમારા મનને વારંવાર સમજાવો કોઈ સ્ત્રી સુંદર નથી કોઈ પુરુષ સુંદર નથી આ સંસાર સુંદર નથી ભગવાન સુંદર પરમાત્માના સૌંદર્યમાં આંખ અને મન ફસાય તો તો બેડો પાર દૂધ ઉપર રહીને કયું વ્રત કર્યું છે અદિતિ નારાયણાકાર મનોવૃત્તિ છે મન નારાયણાકાર બને ત્યારે માયાનો પડદો દૂર થાય અને માયાનો પડદો દૂર થયો કે શ્રી વામનજી મહારાજ પરમાત્માનો જન્મ થતો નથી પ્રભુનું પ્રાગટ્ય થાય થશે અતિથિ થવાનું એટલે શું કરવાનું મન નારાયણાકાર બને પરમાત્માનું પ્રાગટ્ય થયું છે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે વામનજીની બાલ લીલા નથી શત્રુજ સ્વરૂપ અંતર્ધાન કરી અને વામનજી સાત વર્ષના બટુક બ્રહ્મચારીના સ્વરૂપે પ્રગટ થયા છે બ્રાહ્મણનો જન્મ બે વાર થાય છે બ્રાહ્મણને જયારે જનોઈ આપવામાં આવે છે ત્યારે બ્રાહ્મણનો નવો જન્મ થાય છે માતા પિતા જે જન્મ આપે છે બહુ પવિત્ર નથી જનોઈ આપે છે ત્યારે એનો સૂર્યનારાયણ સાથે સંબંધ થાય જેમ કોઈ રાજાના ઘરનો સિપાહી ગળામાં ચપરાશ રાખે છે તેમાં જનોઈ એ વેદોએ આપેલી ચપરાશ છે આ કઈ ચાવી લટકાવવા માટે નથી કેટલાક ને વિવેક નથી હોતો એમને એવું લાગે છે કે આ ચાવી રાખવા માટે બહુ સારું છે જનોઈમાં જે ચાવી રાખે ને એ જનોઈમાં કોઈ દેવ વિરાજતા નથી ઉઠી જાય જનોઈના એક એક ધાગામાં એક એક દેવની સ્થાપના કરવી પડે છે ઓમકારમ પ્રથમ તંતૌન્યસામી અગ્નિમ દ્વિતીય તંતૌન્યસામી બ્રાહ્મણ ઘરમાં અપ્રસમાં જનોઈ બનાવે જે બ્રાહ્મણો હાથે જનોઈ ઘરમાં બનાવે છે એમને ખબર છે છન્નું વાર લપેટવું પડે છે શાસ્ત્રોમાં એવું વર્ણન છે પણ એક જીવાત્માનું શરીર એના આંગળીથી ગણતરી કરો તો ચોરાશી આંગળનું હોય પ્રત્યેક જીવનું શરીર ચોરાશી આંગળનું છે એના આંગળીથી ગણતરી કરવાની દેવોનું સ્વરૂપ છન્નું આંગળનું હોય જે વિધિપૂર્વક જનોઈ ધારણ કરે તે દેવ જેવો થાય જનોઈ બનાવે છે બ્રહ્માજી જનોઈના ધાગાને ત્રિગુણિત કરે છે વિષ્ણુ ભગવાન ગાંઠ આપે છે શિવજી મહારાજ અને ગાયત્રીથી એનું અભિમંત્રણ થાય બજારમાંથી લઈ આવે ને ગાળામાં પહેરે એનો કોઈ વિશેષ અર્થ નથી એ તો ઠીક છે જે લોકો કશું કરતા જ નથી એના કરતા થોડો નખરો કરે તે શું ખોટું છે બ્રાહ્મણ અપસ્વ પવિત્ર અવસ્થામાં ઘરમાં હાથે જનોઈ બનાવે છ સાત વર્ષનો બ્રાહ્મણનો બાળક થાય કે એને જનો યાપવી જોઈએ જનો યાપે છે ત્યારે એ બાળકનો પરમાત્મા સાથે સંબંધ થાય છે છ સાત વર્ષનો બ્રાહ્મણનું બાળક થાય કે એને જનો યાપવી જોઈએ આજકાલ તો બારમે વર્ષે પંદરમે વર્ષે પણ જનો યાપે છે કેટલાક તો એવા થયા છે લગ્નના આગલે દિવસે થોડી ખટપટ કરી લે બાર વર્ષનો બ્રાહ્મણનો બાળક સંધ્યા ગાયત્રી બરાબર ન કરે એને સૂર્યનારાયણ શાપ આપે એની બુદ્ધિ બહુ બહુ બગડે છે બ્રાહ્મણો ને સંધ્યામાં શ્રદ્ધા ઓછી થઈ ત્યારથી બ્રાહ્મણોનું પતન થવા લાગ્યું સંધ્યા સમાન શ્રેષ્ઠ કોઈ સત્કર્મ નથી બ્રાહ્મણ મંદિરમાં દર્શન કરવા ન જાય તો ભગવાનને કઈ ખોટું લાગતું નથી પણ બ્રાહ્મણ સંધ્યા ન કરે તો ભગવાનને બહુ ખોટું લાગે જે સંધ્યા કરતો નથી એના હાથની પૂજા ભગવાન દેતા જ નથી જે સૂર્યનારાયણને અર્ઘ્ય આપતો નથી જે ગાયત્રી જપ કરતો નથી એ બ્રાહ્મણ અતિશય અશુદ્ધ છે અપવિત્ર છે એના હાથની પૂજા દેવો લેતા નથી સંધ્યાહીના અશુચિર નિત્યમ અનર્હ સર્વકર્મસુ બ્રાહ્મણ બરાબર ત્રણ વાર સંધ્યા કરે ને તો બ્રાહ્મણની ચિંતા સૂર્યનારાયણની થાય ત્રિકાળ સંધ્યા કરનાર બ્રાહ્મણની બુદ્ધિ બગડે નહીં ભગવાનની ચિંતા સૂર્યનારાયણને થાય જેનો યાદે છે ત્યારે સૂર્યનારાયણ સાથે સંબંધ થાય વામનજી મહારાજને જેનો યાદી છે સાક્ષાત સૂર્યનારાયણ પધાર્યા છે અને ગાયત્રી મંત્ર નો ઉપદેશ કર્યો છે तस्योपनीयमानस्य सावित्रीम् सविता ब्रवीत् સુખદેવજી મહારાજ કરે છે બ્રહ્માજી ત્યાં આવ્યા છે અને બ્રહ્માજીએ વામનજીને કમંડલ અર્પણ કર્યું ધરતી માતા ત્યાં આવ્યા છે અને તે બ્રહ્મચારીને બેસવા માટે મૃગચર્મનું આસન આપે અદિતિ માતા લંગોટી પહેરાવે છે છ સાત વર્ષનો બ્રાહ્મણનો બાળક લંગોટી પહેરીને સંધ્યા કરે ગાયત્રી જપ કરે ભિક્ષા માગવા જાય તો ભગવાન વામનજીના જેવો લાગે બૃહસ્પતિ વામનજીને બ્રહ્મચારીના ધર્મ સમજાવે છે બેટા આજથી તું બ્રહ્મચારી થયો ત્રણ વાર સંધ્યા કર કેટલાક લોકો એવું સમજે છે કે સંધ્યા એ કર્મકાંડ છે ભૂલ છે સંધ્યામાં ભક્તિ છે સંધ્યામાં જ્ઞાન છે અને સંધ્યામાં કર્મકાંડ પણ છે કર્મ ભક્તિ અને જ્ઞાન આ ત્રણનો સમન્વય સંધ્યામાં કરવામાં આવ્યો તેથી સંધ્યા એ અતિશય શ્રેષ્ઠ છે સંધ્યામાં બ્રહ્મવિદ્યા સ્વરૂપ ગાયત્રી માતાનું આવાહન છે આયાતુ વરદા દેવી અક્ષરમ બ્રહ્મ સંમિતમ સંધ્યામાં પ્રાયશ્ચિત્ત થાય છે સંધ્યામાં અર્ઘ્યદાન છે સંધ્યામાં પ્રાર્થના છે સંધ્યામાં ધ્યાન સાથે જપ છે સંધ્યાના મંત્રોનો અર્થ સમજીને સંધ્યા કરે એને બહુ આનંદ આવે રાત્રે કોઈ પાપ થયું હોય એ પ્રાતઃકાલમાં સંધ્યા કરે તો એનો વિનાશ થાય દિવસમાં કોઈ પાપ થયું હોય એનો વિનાશ સાયમ સંધ્યાથી થાય અન્નમાં અને જળમાં પાપ આવે છે એનો વિનાશ મધ્યાહન સંધ્યા કરે છે મધ્યાહન સંધ્યા અતિ આવશ્યક છે આપ પુનંતુ પૃથ્વીમ પૃથ્વી ભૂતા પુનાતુ મામ પુનંતુ બ્રહ્મણસ્પતિર્બ્રહ્મ ભૂતા પુનાતુ મામ યદુચ્છિષ્ટમ અભોચ્ય યદ્વા દુષ્ચરિતમ મમ સર્વમ પુનંતુ મામાપો સતાંચ પ્રતિગ્રહ સ્વાહા મધ્યાહન સંધ્યાનો આ મુખ્ય મંત્ર છે સંધ્યાનો જે સમય નક્કી કર્યો છે તે સમયે સંધ્યા થાય આકાશમાં તારા દેખાય ને ત્યારે પ્રાતઃ સંધ્યા કરવાની હોય કેટલાક લોકો પ્રાતઃ સંધ્યા કરે છે પણ આઠ વાગે નવ વાગે પ્રાતઃ સંધ્યા કરવા બેસે સત્કર્મનો જે સમય નક્કી કર્યો છે આજકાલના લોકો ગાડીનો સમય આચવે છે સવારે ચાર વાગે ગાડી આવવાની હોય ને તો રાત્રે ત્રણ વાગે સ્ટેશને જઈને બેહી રહે છે વેલા જઈએ તો જગ્યા સારી મળશે સત્કર્મનો જે સમય નક્કી કર્યો છે એ સમયે સત્કર્મ થાય ઉત્તમા તારકો વેતા મધ્યમાં ગુપ્ત તારકા અધમા સૂર્ય સહિતા પ્રાતઃ સંધ્યા ત્રિધામતા આકાશમાં તારા દેખાય ત્યારે પ્રાતઃ સંધ્યા કરે સંધ્યા સમાન શ્રેષ્ઠ કોઈ સત્કર્મ નથી બેટા બ્રહ્મચારી ત્રણ વાર સંધ્યા કરવી આજથી તું બ્રહ્મચારી થયો છું કોઈ પણ સ્ત્રીને અડકીશ નહીં સાધુને સંન્યાસીને બ્રહ્મચારીને સ્ત્રી દૂરથી વંદન કરે સ્પર્શ કરે નહીં સ્પર્શથી અનેક દોષ ઉદ્ભવે મોટા મોટા ભૂલા પડ્યા છે આપણા શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે લાકડાની પૂતળીને પણ અડકે નહીં ન સ્પૃશે ધારવીમપી ધારવી એટલે લાકડાની પૂતળી અતિશય ભીડમાં અજાણતા કદાચ સ્પર્શ થાય તો ભગવાન થોડી ક્ષમા આપે છે પણ જાણીને સ્પર્શ કરે એને ક્ષમા નથી બહુ સજા છે પુરુષ કોઈ સ્ત્રીને કે સ્ત્રી પર પુરુષને બુદ્ધિપૂર્વક સ્પર્શ કરે એ વ્યભિચાર જેવું જ પાપ છે એની સજા થાય છે બેટા બ્રહ્મચારી કોઈ સ્ત્રીને સ્પર્શ કરીશ નહીં કોઈ સ્ત્રી સાથે એકાંતમાં રહેવું નહીં મોટા મોટા ભૂલા પડ્યા છે ઇન્દ્રિયો બળવાન છે કદાચ કોઈ તનથી પાપ ન કરે પણ મનથી પાપ થઈ જાય બેટા બહુ સાવધ રહેજે કોઈ સ્ત્રી સાથે બોલવાનો પ્રસંગ આવે ને તો તે સ્ત્રીમાં માતૃભાવ રાખે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે બને ત્યાં સુધી સ્ત્રીના ચરણમાં જ નજર રાખે સ્ત્રીના મુખમાં કેશમાં કામનો નિવાસ છે સ્ત્રી મુખને કેશને તાકીને જુએ નહીં બેટા બ્રહ્મચારી સાવધાન રહેજે શૃંગારના ગીત સાંભળીશ નહીં શૃંગારના ચિત્રો જોવાય નહીં જે પુસ્તકમાં શૃંગારનું વર્ણન હોય એવા પુસ્તકો વાંચવા નહીં ખરાબ શબ્દની અસર મન ઉપર બહુ થાય બેટા બહુ સાદું જીવન ગાળવાનું આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે લગ્ન થયા પછી વિલાસી જીવન થોડું ગાળે તે ઠીક છે પણ બ્રહ્મચારી વિદ્યાર્થી એ વિલાસી જીવન ગાળે તો વિદ્યાનો વિનાશ થશે પ્રત્યેક ઇન્દ્રિયનો સંયમ રાખવાનો એક સાધુ મહારાજ કહેતા હતા આપણા ભારતની દશા ક્યારથી બગડી <clears throat> આ ભારતમાં સિનેમા આવ્યા ને ત્યારથી ઘણા ભાગે બધાની આંખો બગડી ગઈ અને આ હોટલો બહુ થઈ ત્યારથી જીભ બગડી ગઈ આંખ બગડે જીભ બગડે <clears throat> એનું જીવન બગડે બધા સાવધાન મોટા મોટા ભૂલા પડ્યા છે બલવાન ઇન્દ્રિય ગ્રામા વિદ્વાંસમ અતિકર્ષતી રામાયણમાં વર્ણન છે ચૌદ વર્ષ શ્રી સીતાજીની સેવામાં લક્ષ્મણજી રહ્યા છે પણ માતાજીના ચરણમાં જ નજર રાખતા હતા આ ઊંચી કરીને સામું જુએ નહીં રામચંદ્રજીએ લક્ષ્મણની એકવાર પરીક્ષા કરી છે લક્ષ્મણ આ તારા ભાભીનો ચંદ્રહાર છે તે જોયો હશે મેં જોયો નથી લક્ષ્મણ આ તારા ભાભીની બંગડીઓ છે તે જોઈ હશે મેં બંગડી જોઈ નથી લક્ષ્મણ તે કઈ જોયું નથી ત્યારે લક્ષ્મણજીએ હાથ જોડીને કહ્યું છે હું મારા ભાભીના ચરણમાં વંદન કરતો હતો ત્યારે ચરણના નુપુર મેં જોયા છે મેં બીજું કઈ જોયું નથી બગડે એનું મન બગડે છે એનું જીવન બગડે છે પતનનો આરંભ આંખથી થાય છે મેં ચરણના નુપુર જોયા છે મેં બીજું કઈ જોયું નથી શ્રી રામ ઉઠીને ઉભા થયા છે લક્ષ્મણને ભેટી પડે જે ઇન્દ્રિય જીત છે એ ઇન્દ્ર રાજા કરતા પણ શ્રેષ્ઠ છે રામાયણમાં રામચંદ્રજી તો એવું બોલ્યા છે કે રાવણ ને મારવું એ સહેલું છે પણ ઇન્દ્રજીતને મારવું એ બહુ કઠણ છે ઇન્દ્રજીત મોહ છે અને રાવણ એ કામ છે મોહ મળે કે કામ મળવાનો છે કામ એ મોહથી જીવે છે લક્ષ્મણજી મહારાજ ઇન્દ્રિયજીત જ પત્રમ દૃષ્ટવા ફલમ દૃષ્ટવા દૃષ્ટવા સ્ત્રીણાંચ યૌવનમ એકાંતે સ્ત્રી મુખમ દૃષ્ટવા કસ્ય નોચ્ચલતે મના શુચિર્ભૂતો માતાઢ્યસ્ય પતિવ્રતા શ્રીરામસેવાભિરતા તસ્યૈવમ નિશ્ચલમ મનઃ લક્ષ્મણજી જીતેન્દ્રિય છે કેવો પવિત્ર સંયમનો આદર્શ છે સંપત્તિથી થોડું સુખ મળે છે આંખનો સંયમ જીભનો સંયમ કાનનો સંયમ મનનો સંયમ હોય સંયમથી બહુ સુખ મળે બૃહસ્પતિ વામનજીને બ્રહ્મચારીના ધર્મો સમજાવે પરમાનંદ થયો રામનજી મહારાજ સંધ્યા કરીને ભિક્ષા માગવા જાય છે જગન માતા પાર્વતીજી ત્યાં પધાર્યા છે માતાજીને વંદન કરીને કહ્યું છે માં ભિક્ષા આપો પાર્વતી માતાએ ભિક્ષા આપી છે બ્રહ્મચારીને ભિક્ષામાં જે કઈ મળે ને તે ગુરુદેવને અર્પણ કરે અને ગુરુજી જે આપે તે જ ખાવાનું રાજસી તામસી અન્ન કદાચ મળ્યું હોય તો બ્રહ્મચારી ખાય નહીં બહુ તેલ મરચું આમલી ખાય ને એ સંયમ રાખી શકે જ નહીં એના શરીરમાં ખોટી ગરમી ઉત્પન્ન થશે જે શક્તિનો વિનાશ કરશે દૂધ ભાત છે દૂધ રોટલી છે બહુ સારું ભોજન કરે એ સંયમ રાખી શકે બ્રહ્મચારી ગુરુદેવને ભિક્ષા અર્પણ કરે ગુરુજી જે આપે તે જ ખાવાનું બૃહસ્પતિએ વામનજીને કહ્યું છે બેટા મારો પરિવાર બહુ મોટો છે તું ભિક્ષા બહુ થોડી લાવ્યો છો વધારે ભિક્ષાની મને જરૂર છે વામનજીએ કહ્યું કે મને કોઈ મોટો જજમાન બતાવો તો હું વધારે ભિક્ષા લઈ આવું કે મોટો જજમાન તો રાજા બલી છે નર્મદાજીના કિનારે અશ્વમેધ યજ્ઞ કરે છે ત્યાં પૂજા વામનજી મહારાજનું પ્રાગટ્ય બિહારમાં થયું છે બિહારમાં જ્યાં શ્રી સીતામાં પ્રગટ થયા છે તે જનકપુરી જતા રસ્તામાં સિદ્ધાશ્રમ આવે ત્યાં કશ્યપ ઋષિ રહેતા હતા અને વામનજીનું પ્રાગટ્ય ત્યાં થયું છે વામનજીની પધરામણી આપણા ગુજરાતમાં થઈ છે નર્મદાયાસ્તટ ઉત્તરે બલે યરુત્વિજસ્તે ભૃગુકચ્છ સંજ્ઞકે પ્રવર્તયંતો ભૃગવક્રતુત્તમમ વ્યચક્ષ તારાદુદિતમ યથા રવિમ નર્મદા નદીના ઉત્તર કિનારે ભ્રુ કચ્છ નામનું તીર્થ છે જેને લોકો ભરૂચ કે છે ત્યાં વામબલી મહારાજ અશ્વમેધ યજ્ઞ કરતા હતા મોટો મંડપ બાંધ્યો છે ભાર્ગવ બ્રાહ્મણો યજ્ઞ મંડપમાં વિરાજેલા છે વામનજીની પધરામણી ત્યાં થઈ છે પગમાં પાવડીઓ છે હાથમાં કમંડલ છે લંગોટી વિના બીજું કોઈ વસ્ત્ર ન મળે ભાગશાળી તે છે શુદ્ધ છે ભાગશાળી તે છે જે પરમાત્માના નામમાં રમે છે જે પ્રભુના સ્વરૂપમાં રમે છે એ જ ભાગશાળી છે શરીર સાથે રમવામાં જે સુખ સમજે એ અભાગ્યો છે શરીર સાથે તો પશુ પક્ષીઓ પણ રમે છે મળમૂત્રથી ભરેલા શરીર સાથે રમવામાં સુખ સમજે એ અભાગ્યો છે ಕೌಪೀನವಂತಃ ಖಲು ಭಾಗ್ಯವಂತಃ ಭಿಕ್ಷಾನ್ನ ಮಾತ್ರೇಣ ಚ પંચાક્ષરમ પાવનમુચ્ચરંત અને નિરંતરમ બ્રહ્મણીએ રમંત પરમાત્માના સ્વરૂપમાં પ્રભુના નામમાં જે રમે છે એ જ ભાગશાળી છે ભાગશાળી તે છે જેની લંગોટી અતિ શુદ્ધ છે વામનજી મહારાજ લંગોટી વિના બીજું કોઈ વસ્ત્ર ન મળે ધીરે ધીરે પધારે છે રસ્તામાં જે મળે ને એ વંદન કરે છે બ્રહ્મ તેજ ને બધા માન આપે છે બ્રહ્મ તેજ આંખમાં ને લલાટમાં હોય જેના દર્શન કરતા સત્કર્મની પ્રેરણા મળે જેના દર્શન કરતા મન શુદ્ધ થાય સમજવું ત્યાં બ્રહ્મ થયેલ છે હવે શિયાળો આવે છે ત્યારે કેટલાક લોકો વસાણું બહુ ખાય છે અને વસાણું ખાય એટલે એમનું તેજ વધવા લાગે એ તેજ જુદું છે બ્રહ્મ તેજ આંખમાં હોય લલાટમાં હોય પરિચય વિના જેને વંદન કરવાની ભાવના થાય કોઈ પરિચય આપે કે આ મહારાજ છે સારા છે પછી હાથ જોડે ઠીક છે જરાય પરિચય નથી દર્શનમાં હૃદય પીગળ્યું નમવાની ભાવના થઈ વામનજી મહારાજ રસ્તે ચાલે ત્યારે બધા વંદન કરે છે અનેક દેશોને પવિત્ર કરતા કરતા નર્મદાજીના કિનારે આવ્યા છે ધ્રુવ કચ્છ તીર્થમાં મોટો મંડપ બાંધીને બલિ મહારાજ યજ્ઞ કરે છે બ્રાહ્મણો વેદ મંત્રો બોલીને અગ્નિમાં આહુતિ આપે છે તે બ્રાહ્મણો જોવા લાગ્યા તેજ કોનું આવે આ સૂર્યનારાયણ તો ઉપરથી નીચે ઉતર્યા નથી ને નાના કોઈ બ્રહ્મચારી આવે બધા બ્રાહ્મણો ઉઠીને ઉભા થયા છે અને શ્રી વામનજી મહારાજ વામનજી નો જય જયકાર કરે છે વામનજી સાત વર્ષના છે બ્રાહ્મણો વયોવૃદ્ધ છે પણ વામનજીને માન આપે છે બ્રાહ્મણોમાં બ્રહ્મ તેજને માન છે જેણે ચોવીસ લાખ ગાયત્રીનો જપ બરાબર કર્યો છે જે ત્રિકાળ સંધ્યા કરે છે જે વેદાધ્યયન કરે છે એ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે બ્રાહ્મણ ભલે ગરીબ હોય બ્રાહ્મણ બ્રાહ્મણ ને માં ધન ને માન નથી બ્રાહ્મણોમાં બ્રહ્મ ને માન છે જે બ્રહ્મ તેજસ્વી છે ત્રિકાલ સંધ્યા ગાયત્રી કરનાર એ બ્રાહ્મણ શ્રેષ્ઠ ગણાય ક્ષત્રિયોમાં જે બળવાન હોય તે શ્રેષ્ઠ ગણાય વૈશ્યોમાં જે ધનવાન હોય તે શ્રેષ્ઠ ગણાય શેઠ પાછળથી આવે ને તો એ મંદિરમાં એને આગળ લઈ જાય છે શેઠ આવ્યા શેઠ આવ્યા જાણે છે બજારમાં કાળું ધોળું બહુ કરે છે કે ભલે કરે પણ એ શેઠ છે શ્રીમાન છે વૈશ્યોમાં ધનને માન છે બ્રાહ્મણોમાં બ્રહ્મ તેજને માને છે બધાની દિવાળી પણ જુદી જુદી બતાવી છે બ્રાહ્મણની દિવાળી તો શ્રાવણ મહિનામાં થાય અધીતાનાંચ વેદોત્સર્જન વેદોપાકરણ કર્મ કરે બળેવના દિવસે બ્રાહ્મણની દિવાળી હોય પ્રાયશ્ચિત્ત કરવાનું ભસ્મ ગોમે મૃતિકા સ્નાન કરવાનું ઋષિઓની પૂજા કરવાની વેદાધ્યયન કરવાનું બ્રાહ્મણની દિવાળી શ્રાવણ મહિનામાં બળેના દિવસે થાય ક્ષત્રિયની દિવાળી ત્યાં વિજયાદશમી દશરા એ ક્ષત્રિયની દિવાળી છે અને ચોપડા પૂજન લક્ષ્મી પૂજન એ વૈશ્યોની દિવાળી અને શૂદ્રોની દિવાળી હોળીમાં થાય છે એ શૂદ્રોની દિવાળી એ શૂદ્ર ધર્મ છે કોઈને ગાણા પીયા વિના ચેન પડતું ન હોય તો હોળીના દિવસે ધ્વેટના ધ્વેટના દિવસે આપે તો વાંધો નહીં ગાળ આપવી જોઈએ એવું કઈ નથી પણ જેને આપ્યા વિના બહુ અકળામણ જ થતી હોય તો એના માટે આ બે દિવસ રાખ્યા છે જો એટલા દિવસે ખરાબ શબ્દ કદાચ બોલે ક્ષમ્ય છે સાત વર્ષના વામનજી મહારાજ છે અને તે પધારે છે ત્યારે બધા બ્રાહ્મણો ઉઠીને ઉભા થયા છે યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો બધી રાજાને ખબર પડી છે દોડતા આવ્યા છે વામનજીનું સ્વાગત કરે છે ચરણથી મુખારવિંદ સુધી સર્વાંગના દર્શન કરે કેવા દેખાય આ કોઈ સાધારણ નથી સ્વાગતમ સ્વાગતમ બલી વામનજીને સુંદર આસન આપ્યું છે વિંધ્યાવલી રાણીને કહ્યું છે બ્રહ્મચારી મહારાજા આવ્યા છે મારે પૂજા કરવી છે તમે તૈયારી કરો તે વિંધ્યાવલી રાણી તૈયારી કરે છે પુષ્પની માળા છે પંચામૃત છે શ્રીફળ છે ચંદન છે સોનાની ઝારીમાં પવિત્ર નર્મદાજીનું જળ લઈ આવે વિંધ્યાવલી રાણી સાથે અનેક સ્ત્રીઓ પણ આવી છે કોઈ બ્રહ્મચારી આવ્યા છે તે બ્રહ્મચારીને જોવા માટે સ્ત્રીઓ ભેગી થઈ પામનજીના દર્શન કરતા સ્ત્રીઓને બહુ આનંદ થયો આ બાળકની માએ બહુ બહુ પૂર્ણ કર્યું હશે આવું સુંદર બાળક જે માના ગોદમાં રમે ને તે માને કેવો આનંદ થયો હશે આવો મેં જગતમાં જોયો નથી આ કેવો દેખાય વિંધ્યાવળી રાણી વામનજીના ચરણમાં જળ પધરાવે છે બલી મહારાજ બહુ ભાગશાળી છે ધીરે ધીરે વામનજીના ચરણ પખાવે છે જેના ચરણ પખાવવામાં આવે ને એના પુણ્યનો નાશ થાય છે અને જે ચરણની સેવા કરે એને તે પુણ્ય મળે વામનજીના ચરણ અતિ સુંદર છે ચરણના તળિયા તો લાલ છે ચરણમાં સ્વસ્તિકનું કમળનું ચિહ્ન દેખાય છે ચરણના નખમાં તો બલિ પોતાનું મુખ દેખાયું આનંદ થયો છે ચરણનું તીર્થ મુખમાં મસ્તકમાં પધરાવ્યું છે તે સમયે બ્રાહ્મણો વેદ મંત્રો બોલવા લાગ્યા વિષ્ણોર્મુખમ વીર્યાણિ પ્રવોચય્ય પાર્થિવાન વ્યોમે રજાંસી યો અસ્કભાયદુત્તરમ સદસ્થમ વિચક્રમાણસ્ત્રેધોરુગાયો વિષ્ણોરરાટમસી વિષ્ણો પૃષ્ઠમસી विष्णो शन्यत्रेष्ठो विष्णो स्यूरसि વિષ્ણોર્ધ્રુવોસી વૈષ્ણવમસી ઋગ્વેદ યુર્વેદના મંત્રો બોલે છે જળનું તીર્થ બની રાજાએ મુખમાં મસ્તકમાં પધરાવ્યું વામનજીની પૂજા કરી છે અને પછી તો હાથ જોડીને કહ્યું છે કે મહારાજ હું તમારા માતા પિતાને વંદન કરું છું હું તમારા માતા પિતાને ધન્યવાદ આપું છું જેના ઘેર તમારો જન્મ થયો એ તમારા માતા પિતા બહુ પુરુષાળી હોવા મેં ઘણા બ્રાહ્મણોની પૂજા કરી છે પણ મહારાજ તમારા જેવો બ્રાહ્મણ મેં જોયો નથી હું તો એવું માનું છું આ જગતમાં બ્રહ્મ તેજસ્વી જેટલા બ્રાહ્મણો છે એ બ્રાહ્મણોનું બ્રહ્મ તેજ ભેગું કરીને વિધાતાએ આ તમારું શરીર બનાવ્યું છે બ્રહ્મર્ષિણામ તપસ્સાક્ષાન મન્યે ત્વાર્યવપુરગરમ તમારા જેવો બ્રહ્મ તેજસ્વી બ્રાહ્મણ મેં જોયો નથી આજે તમારા ચરણનું તીર્થ મને મળ્યું મારા પાપ બધા ભળી ગયા શું આજે પવિત્ર થયો મારો જન્મ સફળ થયો હે બ્રહ્મચારી મહારાજ તમારી પધરામણી થઈ મને અતિશય આનંદ થયો તમારા દર્શન કર્યા પછી તો મને એવું થાય છે મારું બધું રાજ તમને અર્પણ કરું જ્યાં પ્રેમ જાગે છે ત્યાં લેવાની ઈચ્છા થતી નથી પ્રેમમાં સમર્પણની ભાવના જાગે મારું બધું રાજ તમને અર્પણ કરું વામનજી મહારાજ મનમાં બોલ્યા છે તો તારું બધું લેવા માટે જ હું વામન થઈને આવ્યો છું મારા જાય સંકોચ રાખશો નહીં જે માગશો તે આપી ગાયોનું દાન કરું સુવર્ણનું દાન કરું ભૂમિ દાન કરું મહારાજ આપને લગ્ન કરવાની ઈચ્છા હોય ને તો કન્યાદાન કરવા પણ હું તૈયાર છું આવો જમય મને ક્યાં મળવાનો હતો તમારા જેવો મેં જોયો નથી આપ જરાય સંકોચ રાખશો નહીં જે માગશો તે આપી માગો કોઈના ઘેર તમે માગવા જાઓ ને માગતા પહેલા એના થોડા વખાણ કરો પછી માગજો કરતા પણ વખાણમાં મીઠાશ વધારે હોય કેટલાક લોકો એવું બોલે છે કે મારા વખાણ મને ગમતા નથી પણ ઘણા ભાગે ખોટું જ હોય વખાણ બધાને ગમે છે વખાણ કરીને પછી માગજો એના વખાણ કરો એના બાપ દાદાના વખાણ કરો આજકાલ આ શ્રીમાન લોકોના ઘરમાં સ્ત્રીનું રાજ હોય છે ઘરવાળીના વખાણ કરજો તો જલ્દી રાજી થઈ જશે વામનજીએ જગતને બોધ આપ્યો છે વખાણ કર્યા છે રાજા રણ્ય છે પ્રહલાદજીના વંશમાં તમારો જન્મ થયો છે પ્રહલાદજી તમારા દાદા થાય નહીં ક્યાં મહારાજ મારા દાદા થાય પાંચ વર્ષના પ્રહલાદજી હતા અને ત્યારે એમનું વચન સત્ય કરવા માટે પરમાત્મા સ્તંભમાંથી પ્રગટ થયા પ્રહલાદજી મહાન ભગવત ભક્ત હતા તમારા પિતા વિરોચન રાજા તો અતિ ઉદાર હતા મેં એવું સાંભળ્યું છે કે વિરોચન રાજાએ એક બ્રાહ્મણને પોતાનું આયુષ દાનમાં આપ્યું હતું મારા જગતને તમારી જરૂર છે તમારું આયુષ પૂરું થયું છે મારું આયુષ તમને આપવું તમારા પિતાએ એક બ્રાહ્મણને પોતાનું આયુષ દાનમાં આપ્યું તમારા પરદાદા હિરણ્ય કશ્યપુ મહારાજે તો મહાન વીર હતા ઇન્દ્રાદિક દેવોનો પણ પરાભવ કર્યો હતો મને તો એવું દેખાય છે પણ દાદા હિરણ્ય કશ્યપુની શક્તિ દાદા પ્રહલાદજીની ભક્તિ અને પિતા વિરોચન મહારાજની ઉદારતા આ બધા સદગુણ તારામાં સોવાની ઉતરી આવે અતિ ઉદાર છો મને વિશ્વાસ છે હું જે માગીશ તે મને મળવાનું જ છે બનીને વચનમાં બાંધી લીધા છે બની મહારાજને આશ્ચર્ય થયું કેવું બોલે છે દેખાય છે સાત આઠ વર્ષના અને વાતો મારા દાદા પરદાદાની વાતો કરે છે કે મારા મારા પરદાદાને આપણે જોયેલા ખરા કે હું ક્યાં જોવા જઉં હું તો બાળક છું અમારા વડીલો વાતો કરે છે મેં વાતો સાંભળી છે મારા માગો જે માગશો તે આપીશ કે રાજા હું માગવા તો આવ્યો છું પણ હું સંતોષી બ્રાહ્મણ છું કઈ લોભી નથી હું કઈ વધારે લેવા આવ્યો નથી મારા પગથી માપીને ત્રણ પગ પૃથ્વીનું તું મને દાન કરે ત્રણ પગ પૃથ્વીનું દાન દેવા માટે આવ્યો બલી રાજાએ તે સાંભળ્યું છે અને પછી મનમાં બોલ્યા છે મહારાજ ભણ્યા પુષ્કળ પણ હજુ બરાબર ગણ્યા નથી અવસ્થા નાની છે ને તે બુદ્ધિ થોડી કાચી છે એમને માગતા આવડ્યું નહીં મારા ત્રણ પગ પૃથ્વીનું દાન લેવા માટે તમે અહીં આવ્યા છો કે હા આ તો બહુ જ ઓછું કહેવાય દાન લેનારને સંતોષ થાય એ તો ઠીક છે પણ દાન આપનારને સંતોષ થવો જોઈએ આ બહુ જ ઓછું છે મહારાજ તમે લોભી નથી એ તો તમારા મુખના દર્શન કરતા જ હું સમજી ગયો છું તમારા મુખમાં તેજ છે આ સંતોષી બ્રાહ્મણ છો પણ આ ત્રણ પગ પૃથ્વીથી શું થવાનું આ તો બહુ જ ઓછું છે હજુ કંઈક વધારે માગો મારો પરિચય હું આપને કેવી રીતે આપું આત્મ પરિચય આપવો નહીં તમારો પરિચય બીજો કોઈ ભલે આપે પણ તમારો પરિચય તમારા મુખેથી આપશો નહીં આત્મ પરિચય આપો